મોક્ષ પછી આત્માની સ્થિતિ મોક્ષ થયા પછી આત્માની શી ગતિ થાય મુક્ત ભાવ સિદ્ધ ગતિ આત્મા સિદ્ધ ક્ષેત્રમાં જાય છે ત્યાં પ્રત્યેક આત્મા છૂટા રહે છે અને જ્ઞાતા દ્રષ્ટાને પરમાનંદમાં રહે છે આ તમે હાથ ઊંચો કરો તો તે સિદ્ધ ભગવંતના જ્ઞાનમાં આવી જાય પણ તેમાં તે જ્ઞેયાકાર ના થાય જ્ઞાનાકાર જ રહે તેથી તેમને બંધન ના થાય આ તો માના પેટે ફરી વેદના લેવા કોણ આવે એ વેદના તો ભગવાન જાણે આ તો બધી વેદનાઓ બેભાનપણે ભોગવાય છે માણસ જાતિ અમુક જ લિમિટ સુધી દુઃખ ભોગવી શકે એનાથી વધારે જો દુઃખ પડે તેની સહનશક્તિથી બહાર દુઃખ થઈ જાય તો તે બેભાન થઈ જાય જે માણસ ભગવાનનું નામ લઈને મરે તેનું શું થાય જે માણસ ભાનમાં મરે તે મનુષ્યમાં ફરી આવે ને મરતી વખતે બેભાન હોય તે તો જાનવરમાં જાય એનું મનુષ્યપણું જાય અને આ મનુષ્ય ક્યાં જશે એ તો મરતી ઘડીએ ખબર પડે અને બીજું ઠાઠડી બાંધીને જતા હોય ત્યારે સજ્જન ને તટસ્થ માણસ વાત કરે કે ભાઈ તો ભલા હતા તો જાણવું કે ફરી મનુષ્યમાં આવશે ને કહે કે જવા દો ને એની વાત તો જાણવું કે એ ભાઈ ફરી મનુષ્યમાંથી ગયો આ તો મહીનું અહીં જ બધું સમજાય એવું છે માણસ મરી ગયા પછી ફરી જીવ આવે છે એ શું ના આત્મા દેહમાંથી જાય તે પછી ફરી દેહમાં ના આવે કદાચ એવું બને કે આત્મા બ્રહ્મરંધ્રમાં ચડી ગયો હોય તો નાળીબાળી બંધ થાય ને તાળવેથી આત્મા ઉતરે ત્યારે ફરી જીવ આવ્યો એવું લાગે આ કાળમાં મોક્ષ ના થાય ના પચ્ચીસો વર્ષ પહેલા મોક્ષ થઈ શકતો હતો આ કાળમાં મોક્ષ શાથી બંધ છે કર્મો એટલા બધા લઈને આવેલા છે કે સાયકલ મોટર બસ પ્લેન ટ્રેનમાં ફરે છે છતાં કામ પૂરા થતા નથી તે કર્મો કોમ્પ્લેક્સ થઈને આવેલા છે તેથી આ કાળમાં અહીંથી મોક્ષ થતો નથી કોઈ કાળે મનુષ્યોનું આવું પૂરણ નહોતું થયું તે આ કાળમાં મનુષ્યનું પૂરણ એવું થયું છે તે હવે ગલન થઈ રહ્યું છે આ બધા મનુષ્યો વધારે ક્યાંથી આવ્યા તો કે તિર્યંચની રિટર્ન ટિકિટ લઈને મોટાભાગના ઘૂસી ગયા છે બત્રીસ માર્કે ગધેડો થાય ને તેત્રીસ માર્કે માણસ થાય તે એમાં એક માર્ગ તો દેહમાં વપરાઈ ગયો માત્ર મનુષ્યનો ફોટો પડે પણ મહી ગુણ તો પશુના જ રહે એવું વિચિત્ર આ કાળમાં થઈ ગયું છે મોક્ષની કેડી એટલી બધી સાંકડી છે કે એક જીવ મહાપરાણે મોક્ષે જાય છતાં પણ નિયમના હિસાબથી એક સમયમાં એકસો આઠ જીવ જાય છે પણ આખા બ્રહ્માંડના પ્રમાણમાં આનો તો હિસાબ જ નહીં ને અને આ ભરત ક્ષેત્રમાંથી તો ત્રણ કે ચાર જ જણ મોક્ષે જાય પણ તે અત્યારે આ કાળમાં બંધ થઈ ગયું છે અને આવા ચાર આરા કાળના બંધ રહેશે